હે આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી અને પદ્મનાભભાઈ વાર્તા સાંભળે છે આવો આવો નચિકેતા દેવી અને આમ દૂર દૂર ધર્માદિત્ય પણ વાર્તા સાંભળે છે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે લાલચ નું પરિણામ જયંતી પટેલની આ વાર્તા છે હો અરબસ્તાનના એક શહેરમાં એક ધનિક વેપારી રહેતો હતો પૈસાદાર વેપારી તેના દીકરાનું નામ અલી હતું તે વેપારીએ પોતાના દીકરા અલીને ગુરુને ત્યાં ભણવા મૂક્યો અલી બહુ હોશિયાર હતો એ તો ધ્યાનથી ભણવા માંડ્યો ગુરુજીની પાસેથી તેણે ઘણી વિદ્યા શીખી ગુરુજી પોતાના શિષ્ય ઉપર ખુશ ખુશ હતા ભાઈ એ તો અભ્યાસ કરીને ભણી ગણીને પોતાના ઘેર આવ્યો અને પિતાના કામમાં મદદ કરવા લાગ્યો એક દિવસ અલીના ગુરુ અલીને ત્યાં આવ્યા અલીએ અને એના પિતાએ ગુરુનું સ્વાગત કર્યું પધારો ગુરુદેવ ગુરુએ કહ્યું હું જાત્રા કરવા જાઉં છું સાથે અલીને લઈ જવા ઈચ્છું છું તમે અલીને મારી સાથે મોકલો અલીના પિતાએ તો સંમતિ આપી કે ભલે જાઓ લઈ જાઓ એને બીજા દિવસે અલી પોતાના ગુરુ સાથે યાત્રા કરવા માટે ઉપડી ગયો તેઓ જંગલમાં પસાર થતા હતા ખૂબ દૂર ગયા પછી એક ઝરણું આવ્યું ગુરુએ અલીને ઝરણા પાસે ઊભા રહેવાનું કહ્યું તે તરત જ ત્યાં ઊભો રહ્યો ઝરણું તો ખૂબ ઝડપથી વહેતું હતું થોડીક વાર પછી ગુરુએ પોતાનો હાથ ઊંચો કરીને મંત્ર ભણ્યો ઝરણાનું પાણી થંભી ગયું એ તો વહેતું બંધ થઈ ગયું નદીની પાછળ એક ગુફા દેખાતી હતી એ જોઈને બંને જણા ગુફા તરફ આગળ વધ્યા ગુફાની પાસે જતા જેનું બારણું ઉઘડી ગયું સામે સીડી દેખાતી હતી તેઓ સીડી ઉતરવા માંડ્યા અચાનક પ્રકાશ તેઓએ જોયો એ ગુફાની અંદર બે રાક્ષસો અવાજ કરતા હતા એમના મોઢામાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી પવન પણ ખૂબ જોરથી ફૂંકાવા લાગ્યો અલી તો ગભરાવા માંડ્યો અલીના ગુરુએ કહ્યું ગભરાઈશ નહીં બેટા તેઓએ મંત્ર ભણવા માંડ્યા પવનનું જોર ઓછું થઈ ગયું રાક્ષસો મરેલા બળદના રૂપમાં દિવાલની સાથે ચોંટી ગયા બંને જણા આગળ વધ્યા તેઓ ગુફાના વચ્ચેના ભાગમાં આવ્યા અલીએ જોયું કે સામે રંગબેરંગી ગોળા કંઈ પણ સહારા વિના આમ હવામાં અધ્ધર લટકી રહ્યા છે એ ગોળાઓની વચમાં એક મરેલો માણસ ઝૂલી રહ્યો છે ગુફામાં ચારે બાજુ હીરા મોતી જવેરાતના ઢગલે ઢગલા પડ્યા હતા અલીએ પૂછ્યું ગુરુદેવ આ કોણ છે ગુરુએ કહ્યું આ મારા ગુરુનું શરીર છે તેઓ બહુ મોટા સંત હતા આ ગુફામાં રહેતા હતા મર્યા પછી પણ એમનું શબ ગંધાયું નથી ને સડ્યું નથી હું અહીંયા અવારનવાર આવું છું આ વખતે વિચાર કર્યો કે તને આ રહસ્ય બતાવી દેવું જોઈએ મારે મારા મરણ પછી તું અહીંયા આવતો રહેજે બેટા જ્યારે તને પૈસાની જરૂર પડે ધનની જરૂર પડે ત્યારે અહીંથી લઈ લેવું પણ યાદ રાખજે લાલચું ક્યારેય બનીશ નહીં લોભી માણસ જીવનમાં હંમેશા વિનાશ પામે છે નાશ પામે છે લોભી ન બનીશ આટલું કહીને એ તો મૌન થઈ ગયા થોડી ક્ષણો પછી એ બોલ્યા અલી થોડું ઝવેરાત આમાંથી ઉઠાવી લે તું તારે અલીએ મુઠ્ઠી ભરીને ઝવેરાત ઉઠાવી લીધું ત્યાર પછી બંને જણા ગુફાની બહાર આવ્યા બહાર નીકળતા જોરથી પવન ફૂંકાયો મરેલા રાક્ષસો જીવતા થઈ ગયા ગુફાની બહાર નીકળતા ગુફાના દ્વાર થઈ ગયા બંધ અલીના ગુરુએ ફરીવાર મંત્ર ભણો ઝરણાનું પાણી ઝપાટા બંધ વહેવા માંડ્યું અલીના ગુરુએ એને સમજાયું આ વાત તું કોઈને કહીશ નહીં હો ત્યાર પછી અલીને મંત્ર પણ શીખવાડ્યો અને બીજે દિવસે અલી તો ઘેર આવ્યો એના ગુરુ યાત્રા માટે ચાલ્યા ગયા થાકેલો અલી ઘેર આવ્યો તેની પાસે કિંમતી ઝવેરાત હતું એ ઝવેરાત એણે એના પિતાને મૂકવા માટે આપ્યું તેણે અલીને પૂછ્યું આ બધું ક્યાંથી લાવ્યો અલીએ જવાબ ન આપ્યો એના પિતા વારંવાર પૂછવા લાગ્યા અલીએ જવાબ ટાળવાના ખૂબ પ્રયત્નો કર્યા વારંવાર પૂછવાથી અલી તો કંટાળી ગયો તેઓ અલીને હેરાન કરવા માંડ્યા છેવટે અલીએ સાચી વાત કહી દીધી ભાઈ બધી હો પિતાએ અલીને કહ્યું મારી સાથે ચાલ હું પણ ત્યાંથી હીરા લઈને આવીશ અલીએ એમને સમજાવવા બહુ પ્રયત્ન કર્યો પણ એ તો સમજ્યા નહીં બિચારો અલી હવે શું કરે ના છૂટકે એ તો પોતાના લાલચુ પિતાની સાથે ચાલવા માંડ્યો બંને જણા ઝરણાની પાસે પહોંચ્યા અલીએ મંત્રો ભણ્યો એટલે ઝરણાનું પાણી તો થંભી ગયું બંને જણા ગુફાની પાસે આવી પહોંચ્યા ગુફાનું બારણું ઉગડી ગયો એ તો સીધા સીડી ઉતરવા માંડ્યા પછી ખૂબ જોરદાર આંધી આવી પહેલાની જેમ રાક્ષસો આગ વરસાવતા એમની સામે દેશા અલીના પિતા તો ગભરાઈ ગયા અલીએ કહ્યું પિતાજી ગભરાશો નહીં એણે વળી પાછો મંત્ર ભણ્યો બંને દૈત્યો બંને રાક્ષસો દિવાલની સાથે ચોંટી ગયા અલીના પિતા આ જોઈને ખુશ થઈ ગયો એ તો જલ્દી જલ્દી આગળ વધ્યા સામે ઝવેરાતનો ઢગલો પડ્યો હતો ઘરેણાનો તેણે પેલા લટકતા શબની સામે નજર ન કરતા એમાંથી મુઠ્ઠી ભરીને ઝવેરાત ઉપાડ્યું ત્યાં તો એનો હાથ બળવા માંડ્યો ક્યાંકથી અવાજ આવ્યો થોભો થોભો થોભો પેલું શબ સજીવન થયું હતું જોયું તો અલીના ગુરુ હતા બોલો તેમણે કહ્યું હલી હું તારા પર કેટલો વિશ્વાસ રાખતો હતો તે વિશ્વાસ જુઠ્ઠો પડ્યો આજે આ ખજાનો નેક અને પ્રામાણિક માનવીઓ માટે છે સારા માણસો માટે છે લાલચુ માણસો માટે નથી મેં તારા ઉપર વિશ્વાસ મૂક્યો એ ભૂલ થઈ હવે ચાલ્યા જાઓ અહીંથી તું મારો શિષ્ય છે એટલે તને સજા કરતો નથી તું મારી આપેલી વિદ્યા ભૂલી જઈશ તું લાયક નથી સારી વિદ્યાને માટે જોરથી આંધી ચડીને આંધીથી બંનેની આંખો બંધ થઈ ગઈ આંખો ઉઘડી ત્યારે બંને એક વૃક્ષ નીચે પડ્યા હતા બેભાન થઈને અલીના લાલચુ પિતાએ પછી તો જાગીને કહ્યું અલી તું ફરીવાર મંત્ર ભણ ઝરણાનું પાણી રોકાશે હો આ વખતે તો ચોક્કસ ખજાનું મળશે જ આપણને અલીએ મંત્ર ભણવા પ્રયત્ન કર્યા ઓમ પણ એને તો કાંઈ યાદ ન આવ્યું અલી તો બહુ દુઃખી બન્યો તેને થયું કે પિતાની લાલચના કારણે તેણે અમૂલ્ય વિદ્યા ગુમાવી લીધી ભાઈ તો ભાઈ આ હતું લાલચનું પરિણામ નચિકેતા દેવી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો તમે પાછા આ વાર્તા તમારા ભાઈબંધ ને બેનપણીઓને કરજો પાછા ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું